એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા નિયતિ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર દ્વારકામાં બેઠા બેઠા પ્રતાપ વાર્તા સાંભળે છે આવો આવો નિયતિ બેન પ્રતાપભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો તમે આ વાર્તા તમારા ભાઈબંધ અને બેનપણીઓને કહેજો પાછા ધ્યાનથી સાંભળો વાર્તાનું નામ છે રાજાના સુંદર વાટકા અને ઘરડો માણસ <laughs> એક હતો રાજા એ તો જૂની પુરાણી વસ્તુનો ખૂબ શોખીન હતો આ રાજા હતો ને એની પાસે દુનિયાની ઉત્તમ કલા કારીગરીવાળી વસ્તુઓ હતી અને એ વસ્તુઓમાં સુંદર મજાના વીસ વાટકાઓ હતા માટીના હો આવા દુર્લભ વાટકાઓ પોતાની પાસે છે તેનું આ રાજાને ખૂબ અભિમાન હતું એને હતું કે આવા વાટકા કોઈ પાસે નથી હવે એક વખત બન્યું એવું કે રાજાના દરબારનો એક અધિકારી હતો ને એનાથી આ વીસ વાટકાઓમાંથી એક વાટકો તૂટી ગયો અને સમાચાર પહોંચ્યા રાજા પાસે એટલે રાજા તો ખૂબ ગુસ્સે થયો ભાઈ એણે તો વગર વિચારે પોતાના અધિકારીને ફાંસીની સજા ફટકારી દીધી કે લટકાવી દો એને ફાંસીએ એક ઘરડા માણસને આ વાતની જાણ થઈ ઘરડો માણસ હતો ને એ તો રાજાના દરબારમાં આવ્યો અને કહ્યું મહારાજ વાત એમ છે કે હું તૂટેલા વાટકાઓને સાંધવાની કરામત જાણું છું મારી પાસે એવી વિદ્યા છે અને સાંજા પછી તમે જુઓ તો એકદમ એ પહેલા જેવા જ વાટકાઓ લાગે તમને તો ખબર પણ નહીં પડે કે આ વાટકાઓ તૂટી ગયા છે એવી કરામત આવડે છે મને મહારાજ ઘરડા પુરુષની વાત સાંભળીને રાજાની આંખોમાં ચમક આવી ગયો એટલે એ તો ઘરડા પુરુષને પોતાની પાસેના જે વાટકાઓ હતા ને એ બતાવીને રાજાએ કહ્યું મારી પાસે કોઈ પાસે ન હોય એવા વીસ વાટકાઓ છે એમાંથી એક તૂટી ગયો છે હવે ઓગણીસ બાકી રહ્યા છે જો તમે મને એ તૂટેલો વાટકો સાંધી આપો તો તમે જે કહેશો તે હું તમને ઈનામ આપીશ પેલા ઘરડા પુરુષે તો પોતાના હાથમાં જે લાકડી હતી ને એ આમ હવામાં વીંજી અને પેલા બાકીના ઓગણીસે વાટકાઓ તડા તડ તોડી નાખ્યા બોલો તડડર તડડર તડડર કરીને રાજા તો આ જોઈને ગુસ્સે થયો અને બરાડી ઉઠ્યો અરે ઓ મૂરખ અરે ઓ તોફાની માણસ આ તે શું કર્યું ઘરડા પુરુષે શાંતિથી જવાબ આપ્યો મહારાજ મેં તો મારું કામ કર્યું છે આ દરેક વાટકાની પાછળ એક એક માણસનો જાન જવાનો હતો પણ હવે તો ફક્ત એક જ માણસનો જાન તમે લઈ શકશો એક જ માણસને મારી શકશો અને બાકીના ઓગણીસ બચી જશે કેમ કે આ વાટકાઓ ક્યારેક તો તૂટવાના જ હોય કોઈકનાથી ને કોઈકનાથી એને બિચારાને શા માટે સજા આપવી અને વાટકા તૂટવાથી તમે સજા આપો અને ઓગણીસનો જીવ જાય એના કરતાં એકને મારો એ સારું અને ભાઈ ઘરડા પુરુષની આ વાત સાંભળીને રાજાને થયું કે આ પુરુષ તો બહુ ડાયો છે અને એની આવી હિંમત જોઈને રાજા તો ખુશ ખુશ થઈ ગયો અને પેલા ઘરડા પુરુષ અને પેલા અધિકારીને પણ માફી આપી દીધી હો રાજાએ તો ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો આ વાર્તા બીજાઓને કહેજો પાછા હો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ સમયસર આવી જજો આવજો